ધર્મ ધ્યાન પૂજા સેવા કરીએ એ ધર્મ ધ્યાન કહેવાય ને ના એને ધર્મ ધ્યાન ના કહેવાય પૂજા સેવા કરતી વખતે તમારું ધ્યાન ક્યાં વર્તે છે તે જોવાય છે ભગવાન ક્રિયા જોતા જ નથી પણ ક્રિયા વખતે ધ્યાન ક્યાં વર્તે છે તે જુએ છે એક શેઠ હતા રોજ સવારના ચાર કલાક પૂજા પાઠ સામાયિક વગેરે કરતા એક દિવસ એક માણસે બારણું ઠોક્યું ને શેઠાણીએ ઉગાડીને પૂછ્યું શું કામ છે તે માણસે શેઠાણીને પૂછ્યું કે શેઠ ક્યાં ગયા છે શેઠાણીએ તરત જ જવાબ આપ્યો શેઠ ઢેડવાડે ગયા છે શેઠ મહી રહ્યા રહ્યા આ બધું સાંભળી રહ્યા હતા ને તેમને થયું કે ખરેખર અત્યારે હું વિષયોના જ ધ્યાનમાં હતો ભલે ને હું સામાયિકમાં હોઉં પણ ધ્યાન તો મારું ઢેડવાળામાં જ હતું તે તેને થઈ ગયું કે ખરેખર મારા કરતાં મારી પત્ની વધારે સમજું છે સામયિક કરતા હો માળા ફેરવતા હો પણ ધ્યાન જો બીજે જ ગયું હોય તો એ ક્રિયાનું ફળ નથી જોવાતું પણ તે વખતે જે ધ્યાનમાં પોતે વર્તતા હોય તે જ જોવામાં આવે છે